ખરું ખોટ થઈ ગયું ઉકેલો તમને ના મલાય રાગે પડતા વાર લાગે તો રાગે પડી ગયું જરા બેબી બેબી બધા સત્તો વાર ના લાગે એ તો દાદા અમારા મારા ગ્રાન્ડ ફાધર હતા ને મજા આવે લોકો આવું જળ ખોરાક થઈ અને જળ ગમ થઈ જીવે છે બધા તમારે જળ ખોરાક સિંહ પૂર્યો ને દાદા સરકસ ના સરકસ ના પાંજરામાં પેલો સિંહ પૂર્યો ને પછી અંતર મારી પેલો સીધો કરે એના જે અત્યારે અમારી પરિસ્થિતિ છે